એ આવો આવો મારા વાલકુડા એવા ટાબરિયાઓ હું છું વાર્તા કહેનારો અરે વાહ બાળ દોસ્તો તમને બધાને ખબર છે આજે ખાસમ ખાસ દિવસ છે આ અરે આજે ધ્યાનાનો જન્મ દિવસ છે આવો આવો ધ્યાના બહેન તમે તો ખૂબ સુંદર લાગો છો ને ભાઈ અને તમારી આંખો તો કેટલી સરસ છે જાણે ચાંદા મામા અને સૂરજ દાદા ઓહો હો હો સાંભળો ત્યારે ધ્યાના બેન બાળ દોસ્તો આજે હું તમને એક સરસ મજાની વાર્તા કહેવાનો છું હો વાર્તાનું નામ છે ચતુર ડોશી અને ઘંટાકર્ણ રાક્ષસની વાર્તા ઘણા સમય પહેલાની આ વાત છે એક હતું નગર આ નગરનું નામ તો ભાઈ બ્રહ્મપુર ઘણા સમયથી આ બ્રહ્મપુર નગરમાં એક અફવા ચાલતી હતી હો ધ્યાના બહેન અફવા એટલે એવી વાતો કે જે ક્યારેય સાચી ન હોય ક્યારેય એવી વાત બની જ ન હોય તેવી વાતોને અફવા કહેવાય હા તો ભાઈ આ બ્રહ્મપુર નગરમાં ઘણા સમયથી એવી એક અફવા લોકોમાં ચાલતી હતી કે આપણા નગરમાં એક રાક્ષસ રહે છે અને તેનું નામ ઘંટાકર્ણ છે હવે થયું એવું કે આ બ્રહ્મપુર નગરમાંથી એક ઘંટની ચોરી કરીને એક ચોર ભાગતો હતો હા મંદિરમાંથી ઘંટની ચોરી કરીને ચોર ભાગતો હતો નગરની બહાર હતું એક ગાઢ જંગલ ગાઢ ગાઢવન જંગલમાં તો રહેતો હતો એ ખૂંખાર વાઘ બે હવે આ વાઘે પેલા ચોરને ભાગતો જોયો અને એ તો ચોરની પાછળ પડ્યો ચોરની પાછળ પડ્યો અને એક તરાપ મારીને ચોરને વાઘ ખાઈ ગયો ભાઈ હવે થયું એવું બાળ દોસ્તો કે પેલા ચોરના હાથમાં જે ઘંટ હતો એ તો ત્યાં જ પડ્યો રહ્યો પણ એક દિવસ એ ઘંટ વનના વાંદરાઓના હાથોમાં આવી છોડ્યો ભાઈ વનમાં વાંદરાઓ રહેતા હતા ને એના હાથમાં પેલો ઘંટ આવી ચડ્યો વાંદરાઓને તો આ ઘંટ જોઈને તો ભાઈ ભારે નવાઈ થઈ પડી ઓહો હો હો એ વાંદરાઓ તો ઘંટને હાથમાં લઈને મંડ્યા વગાડવા ભાઈ વગાડવા માંડ્યા હો હાથમાં લઈને અને પછી તો જંગલમાંથી આ ઘંટનો અવાજ સાંભળીને બ્રહ્મપુર નગરના લોકો તો બધા ડરી ગયા અને એમણે તો માની લીધું કે નક્કી આ વનમાં કોઈ ઘંટાકર્ણ નામનો રાક્ષસ આવ્યો છે અને તે જ્યારે ભૂખ્યો થાય છે ત્યારે પેલા માણસની જેમ બધા માણસોને ખાઈ જતો લાગે છે આ બધા બ્રહ્મપુર નગરના લોકોએ પેલા ચોરને મરેલો જોયો હતો ને એટલે એમને તો થયું કે પેલા રાક્ષસ હે એને ખાઈ લીધો છે આવું એ બધાએ માની લીધું ભાઈ કે નક્કી રાક્ષસ જ માણસને ખાય ને પછી ઘંટા કર્ણ બની ગયો છે અને ઘંટ વગાડે છે અને પછી તો ભાઈ બીકના મારા બધા ગામ લોકો તો પોતાનું આખું નગર છોડીને જતા રહ્યા પણ તે નગરમાં ધ્યાના બહેન તે નગરમાં એક ચતુર અને સાણી ડોશી રહેતી હતી તે બીજા લોકોની જેમ વગર વિચારે ડરીને ભાગી ના ગઈ પણ એણે તો ખૂબ વિચાર કર્યો કે વનમાં આ ઘંટનો અવાજ તો ક સમયે ખોટા સમયે અને ગમે ત્યારે વાગ વાગ કરે છે તો શું વનના વાંદરાઓના હાથમાં જ આપણા નગરનો કોઈ ઘંટ તો નહીં આવી ગયો હોય ને આવું વિચારીને એ તો તરત ખાતરી કરવા માટે વનમાં તપાસ કરવા માટે ઉપડી ભાઈ અને જઈને જોયું તો સાચમ સાચ એવું જ હતું વનના વાંદરાઓના હાથમાં જ ઘંટ આવી ગયેલો અને એ જ બધા ઘંટ વગાડ્યા કરતા હતા હો પછી તો ભાઈ આ ચતુર અને સાણી ડોશી ઉપડી રાજ્યના રાજા પાસે રાજા પાસે જઈને રાજાને કહ્યું રાજાજી રાજાજી જો તમે મને થોડાક પૈસા આપો તો હું પેલા વનમાં રહેતા ઘંટાકર્ણ રાક્ષસને મારા વશમાં કરી શકું રાજાએ તો હા પાડી અને તેમણે ડોશીને થોડુંક ધન આપ્યું ને પૈસા આપ્યા એ પૈસા વડે પેલી ડોશીએ તો મંડપ રચના કરાવી મંડપ બનાવ્યો ગણપતિ વગેરે દેવતાઓની પૂજાના ઢોંગ કર્યા અને વાંદરાઓને બહુ ભાવે એવા ફળો કેળા અને કેરી ચીકુ ને સાકર ટેટી લઈને વનમાં ગઈ અને ચારે બાજુ તેણે તો એ ફળોને વેરી દીધા ભાઈ વનના પેલા વાંદરાઓ તો ફળની લાલચે પેલો ઘંટ મૂકીને ફળો લેવા દોડ્યા હુપા હુપ હુપા હુપ કરતા અને પેલી ચતુર ડોશીએ તો દોડીને પેલો ઘંટ લઈ આવી અને નગરમાં જઈને રાજાને આપ્યો અને કહ્યું લો મહારાજ મેં ઘંટા કર્ણ રાક્ષસને આપણા નગર પાસેના ગામમાંથી ખદેડી મૂક્યો છે વનમાંથી ખદેડી મૂક્યો છે હવે એ રાક્ષસ ક્યારેય આપણા નગરના લોકોને બીવડાવશે નહીં કે મારશે પણ નહીં પછી તો રાજાએ એ ડોશી ઉપર ખુશ થઈને એને વધારે ધન આપ્યું હો ધ્યાના અને રહેવા માટે સારું મજાનું ઘર આપ્યું તો ભાઈ ધ્યાના બહેન આવી હતી આ ચતુર ડોશી અને જે ક્યારેય હતો જ નહીં તેવા ઘંટાકર્ણ રાક્ષસની વાર્તા મજા પડી ને ચાલો આવજો આવતીકાલે હું તમને બીજી એક સરસ મજાની વાર્તા કહીશો ભાઈ આવજો